ौ हरिहन्ताणम् धम्मो मङ्गलम् जीवा जीवा पुण्यम पावा सब संवरो निजरण बंधो मुखो यतः नवतत्ता हुंती पहली गाथा नहीं अंदर नाम जीव अजीव पुण्य पाप आश्रम संवर निर्जरा बंध अने मोक्ष आ नव तत्व जानवा योग्य कोईपण ग्रंथ की शुरुआत थाय तरह मंगलाचरण हो વંદિતતામાં પણ વંદિતું સર્વ સિદ્ધે સર્વસિદ્ધ પરમાત્માને વંદન કરીને ત્યાં પણ મંગલાચરણ છે એવી જ રીતે જીવ વિચારમાં ભુવણ પૈવમ વીરમ નમીમણ દંડકમાં નમ્યુમ ચોવીસ અજીણે લઘુ સંગ્રહણીમાં નમિયજીણમ સપ્પન્નું વાક્યમાં વંદિત્વ વંદણી છે કર્મગ્રંથમાં શ્રીવીરજીણમ વંદિય દરેક જગ્યાએ મંગલાચરણ અહીં કન ડાયરેક્ટ નવતત્વના નામ આપ્યા છે આમ મંગલાચરણ વિષય સંબંધ અને પ્રયોજન આ ચાર વસ્તુ હોય એને અનુબંધ ચતુષ્ટય કહેવાય પણ અહીં પહેલી ગાથામાં નવે નવ તત્વના ડાયરેક્ટ નામ બતાવ્યા છે તો ડાયરેક્ટ નામ કેમ બતાવ્યા તો આ જે આ વિષય છે પણ આ નવતત્વ જેવું મંગલાચરણ બીજા કોઈ ગ્રંથમાં નથી નવતત્વમાં પણ શ્રેષ્ઠ મંગલાચરણ છે કારણ કે નવતત્વમાં આપણે શ્રેષ્ઠ મંગલાચરણ એટલે પંચ પરમેશ્રી ભગવંતો એના જેવું ઉત્તમ મંગલ આ દુનિયામાં બીજું કોઈ હોઈ શકે નહીં અને નવતત્વની અંદર પંચ પરમેશની ભગવંતો સમાયેલા છે જીવ અને અજીવ એ બે તત્વનું જ્યારે વર્ણન ચાલે ત્યારે સિદ્ધ પરમાત્મા કારણ કે જીવ અજીવનો નાશ કરે ત્યારે તે સિદ્ધ બને છે અજીવનો નાશ એટલે કર્મનો નાશ કર્મ પૂતગલો એ અજીવ છે એ બધા જ કર્મ પૂતગલોનો નાશ કરે ત્યારે આત્મા સિદ્ધ બને છે એટલે જીવ અને અજીવ આ બે તત્વનું વર્ણન જ્યારે ચાલતું હોય ત્યારે સિદ્ધ પરમાત્મા મંગળ રૂપે છે પુણ્ય અને પાપ આ જગતની અંદર સર્વોત્કૃષ્ટ પુણ્યવાન કોઈ આત્મા હોય તો માત્ર અરિહંત પરમાત્મા છે અરિહંત પરમાત્મા જેવું પુણ્ય આ વિશ્વમાં કદાપી કોઈ આત્માનું હોઈ ન શકે અને પુણ્ય એ એક પ્રકાશ છે તો પાપ એ અંધકાર છે ગમે તેવો ગાઢ અંધકાર એક સૂર્યનું કિરણ આવે એટલે ભેદાઈ જાય એટલે પાપ તત્વનો નાશ અને પુણ્ય તત્વ એટલે પુણ્ય અને પાપ એ બંનેના વર્ણન વખતે અરિહંત પરમાત્મા મંગળ રૂપે છે આચાર્ય ભગવંતો તે આવતા કર્મને રોકનારા છે કારણ કે પંચાચારનું પાલન કરે છે પંચાચારના પાલન દ્વારા સંવર ધર્મની સાધના થાય છે તો સંવર ત્યારે જ થાય કે જ્યારે આશ્રમનો નિરોધ થાય એટલે આશ્રમ અને સંવર એમાં ઉપાધ્યાય મહારાજ આચાર્ય મહારાજ ઉપાધ્યાય એનું કાર્ય પઠન પાઠન છે અને પઠન પાઠન એ તપ છે અભ્યંતર તપ છે તપ કરવાથી કર્મની નિર્જરા થાય અને કર્મનો બંધ થતો અટકે એટલે નિર્જરાને બંધ એ બે તત્વનું વર્ણન ચાલે ત્યારે ઉપાધ્યાય મહારાજા મંગળ રૂપે છે અને સાધુ મોક્ષની સાધના માટે નીકળ્યા છે સંસારનો ત્યાગ કર્યો છે એટલે મોક્ષની સાધનામાં સાધુ એ મંગળ તરીકે છે એટલે નવતત્વની સાઠે સાહીઠ ગાથામાં મંગલાચરણ છે કારણ કે દરેક ગાથામાં ક્યાંક જીવ તત્વનું વર્ણન ચાલે છે ક્યાંક અજીવનું ક્યાંક પુણ્યનું ક્યાંક પાપનું એટલે સર્વોત્કૃષ્ટ મંગલ આ રીતે ગર્ભિત રીતે નવતત્વ પ્રકરણની અંદર છુપાયેલું છે વિષયની અંદર નવે નવ તત્વોના નામ બતાવ્યા સામાન્ય અર્થ તમને બધાને ખબર છે જીવ જે જીવે તે જીવ અજીવ જેનામાં જીવ ન હોય પુણ્ય એટલે શુભ કર્મ અથવા જીવને જેનાથી સુખનો અનુભવ થાય પાપ એટલે અશુભ કર્મ જીવને જેનાથી દુઃખનો અનુભવ થાય આશ્રવ એટલે શુભાશુભ કર્મનું આપવું સંવર એટલે આવતા કર્મને રોકવા નિર્જરા એટલે કર્મનો આંશિક ક્ષય બંધ એટલે આત્માની સાથે કર્મનું દૂધ અને પાણીની જેમ એકમેક થઈ જવું અને મોક્ષ એટલે કર્મનો સર્વથા ક્ષય છુટકારો આત્માનો આ સંસારમાંથી કાયમના માટે છુટકારો એનું નામ મોક્ષ એટલે આ નવે તત્વને યાદ રાખવા માટે નાવનું દ્રષ્ટાંત યાદ રાખવાનું નાવિક એ જીવ છે નાવ અજીવ છે અનુકૂળ પવન હોય તો જ સામા કિનારે પહોંચાય અનુકૂળ પવન એટલે પુણ્ય અને પ્રતિકૂળ પવન એટલે પાપ પ્રતિકૂળ પવન હોય તો પાછા ફરવું પડે નૌકામાં કાણા પડે એના માટે જે પાણી આવે એમ આત્મામાં કર્મનું પાણી આવે તે આશ્રવ પાણી વધારે ભરાઈ જવાના કારણે નૌકા ડૂબી જાય એ બંધ નાવના કાણા પૂરી દેવા એનું નામ સંબર પાણી આવતું અટકી ગયું એમ કર્મ આવતા અટકી જાય જે પાણી પડેલું છે એને ઉલેચવા માંડવું એનું નામ નિર્જરા અને નાવ સામા કિનારે પહોંચી જાય એનું નામ મોક્ષ એટલે આ રીતે આ નવે નવ તત્વો એને આ દ્રષ્ટાંતથી બરાબર યાદ રાખવાના વારંવાર આ શબ્દોનો ઉપયોગ આપણે આવે છે આશ્રવ સંવર એ શબ્દોનો ઉપયોગ વારંવાર આવે છે એટલે આ રીતે એને યાદ રાખવું હોય તો કદાપી તે ભૂલાય નહીં નવે નવ તત્વો આપણે દ્રવ્યથી અને ભાવથી બંને રીતે જોવાના છે દ્રવ્ય જીવ એટલે જે દ્રવ્ય પ્રાણોને ધારણ કરે તે દ્રવ્ય જીવ કહેવાય આપણે બધા દ્રવ્ય પ્રાણો પાંચ ઇન્દ્રિયો મન વચન અને કાયા શ્વાસોશ્વાસને આયુષ્ય આ દસ દ્રવ્ય પ્રાણો છે એકેન્દ્રિય પણ દ્રવ્ય પ્રાણોને ધારણ કરે છે એના ચાર છે વિકલેન્દ્રિય પણ દ્રવ્ય પ્રાણોને ધારણ કરે છે છ સાત અને આઠ છે એટલે એવી રીતે જે દ્રવ્ય પ્રાણોને ધારણ કરે તે દ્રવ્ય જીવ અને ભાવ પ્રાણોને ધારણ કરે તે ભાવ જીવ સિદ્ધ પરમાત્મા ભાવ પ્રાણોને ધારણ કરે છે અનંત જ્ઞાન દર્શન ચારિત્ર એને કોઈ દ્રવ્ય પ્રાણ નથી એક પણ ઇન્દ્રિય નથી મન વચન કે કાયા નથી શ્વાસોશ્વાસ પણ નથી અને આયુષ્ય પણ નથી એટલે દ્રવ્ય પ્રાણોને ધારણ કરે તે દ્રવ્ય જીવ અને ભાવ પ્રાણને ધારણ કરે તે ભાવ જીવ એમ દ્રવ્ય આત્મા વિષય કષાયથી ખરડાયેલો આત્મા એ દ્રવ્ય આત્મા આપણે બધા વિષય કષાયથી ખરડાયેલા છીએ જ્યાં સુધી વિતરાગ અવસ્થા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી દ્રવ્ય આત્મા તરીકે ઓળખાય છે જ્યારે વિતરાગતા પ્રાપ્ત થાય ત્યારે વિષય અને કષાયો એનાથી આત્મા બચી જાય એટલે તે વખતે તે ભાવ આત્મા કહેવાય દ્રવ્ય અજીવ જે અજીવ પોતાની મુખ્ય અર્થક્રિયામાં ન પ્રવર્તતું હોય એને આપણે દ્રવ્ય અજીવ કહેવાય એટલે જે અજીવ એનો વપરાશ ન હોય પેન લખવાના ઉપયોગમાં ના આવતી હોય ત્યારે દ્રવ્ય અજીવ ખુરશી બેસવાના ઉપયોગમાં ના આવતી હોય ત્યારે એને દ્રવ્ય અજીવ કહેવાય આ માઇક પણ જે સમયે ઉપયોગમાં ન હોય ત્યારે દ્રવ્ય અજીવ કહેવાય એટલે જે જળ પદાર્થ કે જેનો ઉપયોગ ન હોય ત્યારે દ્રવ્ય અજીવ અને જે સમયે તેનો વપરાશ હોય તે સમયે ભાવ ભાવ અજીવ કહેવાય પેનથી લખવાનું કાર્ય જે સમયે થઈ રહ્યું છે તે સમયે ભાવ અજીવ છે માઇક એ જ્યારે બોલવા માટે એનો ઉપયોગ થાય છે ત્યારે તે ભાવજીવ છે કારણ કે જ્યારે પણ વસ્તુનો ઉપયોગ થાય ત્યારે રાગ અને દ્વેષ થાય છે એટલે એને ભાવ અજીવ કહેવાય છે નાનકડું બાળક એના રમકડા હોય એ રમકડાથી રમતો પણ ન હોય રમકડા સાઈડ ઉપર પડેલા હોય અને બીજું કામ કરતો હોય પણ પાડોશમાંથી બીજો કોઈ છોકરો આવીને એ રમકડાને હાથ લગાડે એટલે તરત જ એ ત્યાં કને આવે એની પાસેથી રમકડા ખેંચી લે છે કેમ કારણ કે જ્યારે વપરાશ હોય ત્યારે રાગ અને દ્વેષનું કારણ બને છે એટલે બીજો વાપરે છે એવા સમયે એના આત્માથી એ ઝૂંટવી લે છે એટલે ભાવ અજીવ જ્યારે ઉપયોગમાં હોય ત્યારે ભાવ અજીવ કહેવાય એટલે અહીં એનો અર્થ એ કરવાનો છે કે જ્યારે પણ જળ પદાર્થોનો ઉપયોગ કરીએ તેવા સમયે પણ એના તરફ મમત્વ ભાવ ન હોવો જોઈએ રાગ કે દ્વેષ એની સાથે ભળવો ન જોઈએ રતિ કે અરતિ એના પરિણામો જોડાવા ન જોઈએ જો પરિણામ જોડાઈ ગયા તો કર્મબંધ થઈ જાય એટલે આ અજી પુણ્ય દ્રવ્ય પુણ્ય અને ભાવ પુણ્ય દ્રવ્ય પુણ્ય એટલે શુભ કર્મના પૂતગલો અને ભાવ પુણ્ય એટલે શુભ કર્મના પૂતગલો ઉત્પન્ન કરવામાં આત્માનો જે શુભ અધ્યવસાય તે ભાવ પુણ્ય અથવા શુભ ક્રિયા એ દ્રવ્ય પુણ્ય અને શુભ પરિણામ પૂર્વકની શુભ ક્રિયા તે ભાવ પુણ્ય શુભ ક્રિયા કરે એટલે એના પરિણામ સારા જ હોય એવો કંઈ નિયમ નથી તમારી પાસે કોઈ ઘરે આવે દાન માટે સમાજની મોભાદાર વ્યક્તિ હોય આપવાની બિલકુલ ઈચ્છા ન હોય પણ મોભાદાર વ્યક્તિ આવી અને ના કેમ પડાય એટલે આપી આપીએ છીએ પણ ભાવપૂર્વક ઉલ્લાસપૂર્વક નથી અપાતું આપ્યા પછી પણ મનમાં એમ થાય છે આ આવ્યા એટલે આપવું પડ્યું તો એને દ્રવ્ય પુણ્ય કહેવાય આવું જે પુણ્ય થાય એને દ્રવ્ય પુણ્ય કહેવાય જ્યારે પણ આપવાનું થાય તેવા સમયે ભાવપૂર્વક જ આપવાનું ગમે તે સ્થિતિ હોય પણ જો ભાવ નહીં રહે તો એ પુણ્ય અલ્પ ઉપાર્જન થશે અલ્પ એટલે કેટલું ચણા મમરા જેવું બસ એવું પુણ્ય ઉપાર્જન થાય અને ભાવ પુણ્યમાં ઉપયોગપૂર્વક શુભ ક્રિયા શુભ ઉપયોગવાળી હોય એનાથી જે પુણ્ય ઉપાર્જન થાય તેને ભાવ પુણ્ય કહેવાય આ ભાવ પુણ્ય પણ દ્રવ્ય પુણ્યમાં ટ્રાન્સફર થઈ જાય અને દ્રવ્ય પુણ્ય પણ ભાવ પુણ્યમાં ટ્રાન્સફર થઈ જાય આપતી વખતે ભાવ ન હોય પણ આપ્યા પછી જોયું હોય કે પૈસા બહુ સારી જગ્યાએ વપરાયા છે તો પછી ભાવ આવે પછી એમ થાય હજુ પણ બીજી વખતે આપું આવો જે ભાવ ઉત્પન્ન થાય તો એ દ્રવ્ય પુણ્ય પણ ભાવમાં ટ્રાન્સફર થઈ અને આપ્યા પછી પશ્ચાતાપ થાય તો ભાવ પુણ્ય પણ દ્રવ્ય પુણ્યમાં ટ્રાન્સફર થઈ જાય મમ્મણ શેઠ આપતી વખતે ભાવ પુણ્ય હતું પાછળથી દ્રવ્ય પુણ્ય થઈ ગયું એટલે કારણ કે પાછળથી પશ્ચાતાપ થયો આપીને પશ્ચાતાપ કર્યો તો પુણ્યનું ફળ ઘણું ઓછું થઈ ગયું એટલે દ્રવ્ય પુણ્ય એટલે બસ શુભ ભાવ વગર શુભ ક્રિયા કરીએ એને દ્રવ્ય પુણ્ય કહેવાય અને ભાવ પુણ્યમાં પુણ્ય કર્યા પછી એની અનુમોદના કર્યા કરીએ વારંવાર રાજી થયા કરીએ બીજો કોઈ સારું કાર્ય કરતો હોય એને જોઈને પણ રાજી થઈએ તો પણ ભાવ પુણ્ય એને કહેવાય દ્રવ્ય પાપ ક્રિયા પાપની હોય પણ પરિણામ પાપના ન હોય એને દ્રવ્ય પાપ કહેવાય ચાલવાની ક્રિયા એ પાપની ક્રિયા છે પણ એમાં ઈર્જા સમિતિનું પાલન આવી જાય તો એ પાપને દ્રવ્ય પાપ કહેવાય એને ભાવ પાપ ન કહેવાય એવી રીતે શાકભાજી સુધારતા જૈનાના પરિણામ સાથે જોડાઈ જાય તો એ દ્રવ્ય પાપ કહેવાય ભાવ પાપ ન કહેવાય અને ભાવ પાપ એટલે રસપૂર્વક પાપ કરવું તે ભાવ પાપ અથવા દ્રવ્ય પાપ કર્યા પછી પણ જો એ પશ્ચાતાપ કરે અથવા દ્રવ્ય દ્રવ્ય પાપ કરે પાછળથી એ કોઈ પણ રીતે પશ્ચાતાપ કરે તો એ પણ પાછું ભાવમાં ટ્રાન્સફર થઈ જાય અને ભાવ પાપ કર્યા પછી પશ્ચાતાપ કરે તો દ્રવ્યમાં પણ ટ્રાન્સફર થઈ જાય એટલે ભાવ પાપ એ પણ ખતરનાક છે કોઈ પણ રીતે રસપૂર્વક એક પણ પ્રકારનું પાપ આપણે કરવાનું નથી દ્રવ્ય આશ્રવ એમને એમ જે કર્મો આવી રહ્યા છે જ્યાં આપણો પરિણામ નથી ભળેલો અને જે કર્મ આવે છે એ દ્રવ્ય આશ્રવ છે મિથ્યાત્વના કારણે અવિરતિના કારણે પ્રમાદના કારણે આ બધો જે આશ્રવ થઈ રહ્યો છે એ દ્રવ્ય આશ્રવ છે અને જ્યાં ઉપયોગપૂર્વક ભાવ અંદર વળે છે તે ભાવ આશ્રવ છે એમ દ્રવ્ય સંવર એટલે સંવરના પરિણામ વગરની સંવરની ક્રિયા સંવરના પરિણામ વગરની સામાયિક પ્રતિક્રમણ કૌશલ એ સંવરની ક્રિયા છે પણ પરિણામ સામાયિકના ન હોય નાનકડા બાળકને જબરજસ્તીથી મોકલીએ સામાયિક કરવા અને સામાયિક કરે તો એને દ્રવ્ય સંવર કહેવાય પણ એ દ્રવ્ય જ ભાવનું કારણ બનવાનું છે એટલા માટે આપણે એને મોકલીએ છીએ કોઈક વખતે પ્રભાવનાની લાલચ હોય અને એટલા માટે સામાયિક કરે તો એને પણ દ્રવ્ય સામાયિક કહેવાય એટલે આ રીતે દ્રવ્ય સામાયિક ઘણી વખતે સામાયિક મંડળો ચાલતા હોય અને એની અંદર એમ હોય કે સામાયિક કરશે અને યાત્રા કરાવશું તો એ યાત્રાના આશયથી પણ અહીં આવીને સામાયિક કરે એ પણ દ્રવ્ય સંપર છે કારણ કે કોઈ અપેક્ષા રાખવાની નથી એના બદલે આપણે અપેક્ષા રાખીએ છીએ મુંબઈમાં તો સામાયિક મંડળો હોય તો એનાથી પ્રભાવનાઓ પણ હોય યાત્રા પ્રવાસો પણ હોય અને એ આશયથી વધારેમાં વધારે સામાયિક કેમ થાય એ જાતનો પ્રયત્ન થાય આપણે ક્વોલિટી જોવાની છે ક્વોન્ટિટી નહીં આપણે ત્યાં જે કિંમત છે તે ક્વોલિટીની છે આપણે બધા કે ચાટલા નવકાર ગણ્યા કેવા ગણ્યા એ મહત્વનું છે કેટલા ગણ્યા એ એટલું મહત્વનું નથી એટલે આપણે ક્વોલિટી સુધારવાની છે ધર્મ પ્રવૃત્તિમાં પણ ક્વોલિટીને સુધારવાની છે જો ક્વોલિટી સુધરે તો પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન થાય ક્વોલિટી સુધરે તો ભાવ સંપર થાય ક્વોલિટી સુધરે તો સકામ નિર્જરા થાય જો ક્વોલિટી ન હોય અને માત્ર ક્રિયા જ હોય તો દ્રવ્ય પુણ્ય દ્રવ્ય સંબર અકામ નિર્જરા એ રીતે થાય એટલે દ્રવ્ય સંબર સંબરના પરિણામ વગરની સંબરની ક્રિયા તે દ્રવ્ય સંબર અને ઈચ્છાપૂર્વક સામાયિકાદી ધર્મો કરે તો એ ભાવ સંવર છે એમ દ્રવ્ય નિર્જરા સહન કરવું પડે માટે સહન કરે એને દ્રવ્ય નિર્જરા કહેવાય બેસવાની જગ્યા નથી મળતી માટે ઊભો છે તો એને દ્રવ્ય નિર્જરા કહેવાય અકામ નિર્જરા ન કહેવાય ટિકિટની લાઇનમાં કલાક સુધી ઊભા રહેવું પડે તો એ દ્રવ્ય નિર્જરા કહેવાય કાય ક્લેશ તો થયું પણ ઈચ્છા નથી સહન એ ઊભા રહેવું પડે છે એટલા માટે ઊભા છીએ તો એને દ્રવ્ય નિર્જરા કહેવાય એટલે આવી રીતે ઘરની અંદર કંઈ બોલાચાલી થઈ અને તે દિવસે ખાધું નહીં તો એ પણ દ્રવ્ય નિર્જરા થાય અકામ નિર્જરા લાંઘણ થયા એની અંદર આત્માને કંઈ લાભ ના થાય એટલે ભાવ નિર્જરા તે છે ઈચ્છાપૂર્વક સહન કરે જે પણ પરિસ્થિતિ નિર્માણ થાય એ પરિસ્થિતિની અંદર પ્રસન્નતા પૂર્વક એને સહન કરતો હોય સમજીને ખુલ્લા પગે જાય ધોમ ધપતા તાપમાં આજે પણ ઘણા મહાત્માઓ એવા છે કે બરાબર ઉનાળીને ઉનાળાની ગરમીના દિવસોમાં પણ બપોરના જ ઠંડીલ જતા હોય ખુલ્લા પગે જાય અને તેવા સમયે પરિણામ બગડે નહીં પણ ઉલટાના વધારે સારા થાય નાની ઉંમરમાં દીક્ષા લીધી હોય તો પણ લોચ પ્રસન્નતાથી કરાવે એ પ્રસન્નતાથી લોચ કરાવે તો સકામ નિદ્રા થાય મહાપુરુષો પણ તેવા સમયે એને મહાપુરુષોની સજ્જાયો સંભળાવે કે જેથી કરીને એના વૈરાગ્ય દ્રઢ બને મજબૂત બને એનું દુઃખ એને ઓછું લાગે એટલા માટે થઈ અને આવી જ્યારે સ્થિતિ હોય બાલ્યાવસ્થા તેવા સમયે સજ્જાયો સંભળાવતા સંભળાવતા એમનો લોચ વગેરે કરે તો એ સકામ નિર્જરા કહેવાય અને કરવું પડે માટે કરે તો એને અકામ નિર્જરા કહેવાય એટલે સકામ નિર્જરાને અકામ નિર્જરા સકાન નિદ્રા જોકે તત્વથી આત્મામાં સમ્યક દર્શન પ્રાપ્ત થાય પછી જ હોય સમ્યક દર્શન વિના સકામ નિદ્રા નથી સમ્યક દર્શન વિના જે પણ નિદ્રા થઈ રહી હોય એ બધી અકામ નિદ્રા છે કારણ કે બહુ અલ્પ નિર્જરા થાય છે જ્યારે સમ્યક દર્શન ગુણ આવે ત્યારે નિર્જરાનું પ્રમાણ ઘણું વધે છે આપણે વાત કરેલી કે એક નવકારસીનું પંખાણ કરીએ એટલે સો વર્ષ સુધી નરકનો જીવ વેદના સહન કરીને અકામ નિદ્રાથી જેટલા કર્મો ખપાવે એટલા કર્મો સમ્યક દ્રષ્ટિ આત્મા એક નવકારસીના પચખાણથી ખપાવે એટલે વધારે કર્મ નિર્જરા સમ્યક દર્શન જે આત્મામાં હોય તે વધારે કર્મ નિર્જરા કરે આપણે ત્યાં અગિયાર ગુણ શ્રેણી બતાવી છે ગુણ શ્રેણી એટલે એક એને એ રીતે કહેવાય કે આ ઓછા સમયની અંદર વધારે કર્મોની નિર્જરા જે કરે એ ગુણ શ્રેણી છે સમ્યક દર્શન એ સૌથી પહેલી ગુણશ્રેણી છે દેશવીરતી બીજા નંબરની છે તો સમ્યક દર્શનમાં અંતર્મૂર્તના કાળમાં જેટલી કર્મ નિર્જરા કરી હોય એના કરતાં એ નાના અંતર્મૂર્તમાં દેશવીરતીવાળો વધારે કર્મની નિર્જરા કરે એના કરતાં એ નાના અંતર્મૂર્તમાં સર્વવીરતીવાળો વધારે કર્મની નિર્જરા કરે આવા મુખ્ય અગિયાર ગુણો છે એ અગિયાર ગુણમાં ગુણની શરૂઆત જ સમ્યક દર્શનથી થાય છે એટલે ભાવ નિર્જરા જો આપણે કરવી હોય કારણ કે આપણે જે પણ આરાધના કરીએ છીએ આપણા બધાનો ઉદ્દેશ મોક્ષે પહોંચવાનો છે અને મોક્ષે પહોંચવાના ઉદ્દેશ હોય અને ધર્મ આરાધના કરીએ તો વધારે લાભ ક્યારે થાય આત્મામાં સમ્યક દર્શન આવે ત્યારે ભાવ સંવર્પણ તો થાય પુણ્યાનુબંધી પુણ્ય પણ તો થાય અને સકામ નિદ્રા પણ તો થાય એટલા માટે એનું મહત્વ છે એમ દ્રવ્યબંધ અને ભાવ બંધ પહેલા બે પ્રકારના બંધ સ્પૃષ્ટ અને બદ્ધ એને દ્રવ્યબંધ કહેવાય જે કર્મો પશ્ચાતાપ કે પશ્ચાતાપપૂર્વકના પ્રતિક્રમણથી દૂર થાય એવા પ્રકારના કર્મોને દ્રવ્યબંધ કહેવાય અને જે કર્મો એને દૂર કરવા માટે તીવ્ર તપ કરવો પડે અથવા આત્માએ અવશ્ય ભોગવવા પડે આવા પ્રકારના જે કર્મ હોય એને ભાવબંધ કહેવાય એમ દ્રવ્ય મોક્ષ અને ભાવ મોક્ષ આઠેય કર્મનો ક્ષય તે દ્રવ્ય મોક્ષ અને આઠેય કર્મોનો ક્ષય થતાં આત્મા સિદ્ધશિલા ઉપર પહોંચી અને જ્ઞાનાદિક ગુણોની અંદર રમણતા કરે તે ભાવ મોક્ષ છે એટલે આ રીતે નવતત્વને આપણે ત્રણ વિભાગમાં વેચવાના છે જ્ઞે હે અને ઉપાદે બસ આ ત્રણ વિભાગ જેમ નવપદમાં આપણે ત્રણ વિભાગ કરેલા દેવ ગુરુ અને ધર્મ બસ એવી જ રીતે અહીં કને પણ ત્રણ વિભાગ કરવાના છે જ્ઞેય તત્વ એટલે કે જાણવા યોગ્ય સંસ્કૃતમાં જ્ઞા ધાતુ છે જ્ઞાનનો અર્થ જાણવું થાય જ્ઞેય એટલે જાણવા યોગ્ય હેય હા ધાતુ છે હા એટલે ત્યજવું છોડવું અને હાનું હેય અને વિદ્યાર્થ કૃદન કહેવાય એટલે છોડવા યોગ્ય એ રીતે જેમ આપણે કંઈ કર્તવ્ય એટલે કરવા યોગ્ય એમ હેય એટલે છોડવા યોગ્ય મૂળ ધાતુને તવ્ય અનિય કે ય આ પ્રત્યે લાગે એટલે વિદ્યાર્થ કૃદંત બને જેમ કે ક્રુ ધાતુ છે તો એને ય લાગે તો એની વૃદ્ધિ થઈ જાય એટલે કાર્ય તવ્ય લાગે તો કર્તવ્ય અન્ય લાગે તો કરણીય એટલે બધાનો અર્થ એક જ થાય કરવા યોગ્ય એટલે અહીં કને જ્ઞે હે ઉપાદે આ ત્રણે ત્રણ શબ્દો વિદ્યર્થ કૃદન છે જ્ઞા ધાતુમાંથી ય લાગે અને આ અંતમાં હોય તો એનો એ થઈ જાય એટલે જ્ઞેય જાણવા યોગ્ય એવી રીતે હા ધાતુ એટલે છોડવું અને એનું હેય એટલે છોડવા યોગ્ય ઉપ વત્તા આ વત્તા દા એટલે ઉપાધિય ય પ્રત્યય લગાડે એટલે આદરવા યોગ્ય તો જાણવા યોગ્ય બે તત્વ છે જીવ અને અજીવ છોડવા યોગ્ય ત્રણ તત્વ છે પાપ આશ્રવ અને બંધ અને આદરવા યોગ્ય ચાર તત્વો છે પુણ્ય સંવર નિર્જરા અને મોક્ષ એ ચાર તત્વો ઉપાદેય છે સૌથી પહેલાં જ્ઞેય જાણવા યોગ્ય જે જાણવા યોગ્ય તત્વ છે એને તમે જાણ્યા છે કારણ કે પહેલા ચાર અધ્યાય એમાં જીવ તત્વ આવ્યું એટલે એ આખું ચારેય ગતિનું સ્વરૂપ આવી ગયું અને પાંચમા અધ્યાયમાં અજીવ તત્વ આવ્યું અજીવ છ દ્રવ્યો છે પણ તત્વાર્થા દિગમ સૂત્રની અંદર ઉમા સ્વાતિજી મહારાજ કે છે કાલશ્ચેત્ય કે કાળને અન્ય આચાર્યો દ્રવ્ય તરીકે સ્વીકારે છે પોતે દ્રવ્ય તરીકે નથી સ્વીકારતા એટલે તત્વાર્થા દિગમ સૂત્રના મતે પાંચ દ્રવ્યો અને બીજા આચાર્યોના મતે છ દ્રવ્યો તો છમાંથી પાંચ અજીવ છે અને પાંચ દ્રવ્ય લઈએ તો ચાર અજીવ દ્રવ્યો છે તો એ જીવ અને અજીવ આ બે જે તત્વો છે તે જાણવા યોગ્ય છે અને જાણવા યોગ્ય એટલે એને જાણવા યોગ્ય કેમ કયા તો કે જાણીને શું કરવાનું છે વાત આપણે આગળ કરેલી કે જીવ તત્વને જાણ્યા પછી જગતના સર્વ જીવો તરફ મૈત્રી પ્રમોદ કરુણા અને માધ્યસ્થ આ ચાર ભાવોનો વિકાસ થાય તો જ આપણે જીવ તત્વને જાણવું કહેવાય જાણવું ને સમજવું આ બંનેમાં થોડો ફરક છે જાણવું એટલે નોલેજ સમજવું એટલે અન્ડરસ્ટેન્ડિંગ નોલેજ ઘણું બધું છે અન્ડરસ્ટેન્ડિંગ ઓછું છે જે પ્રમાણે જાણીએ છીએ જીવ તત્વને પછી અન્ડરસ્ટેન્ડિંગ એ રહેવું જોઈએ કે જગતના તમામ જીવો તરફ મૈત્રી આદિ ભાવોનો વિકાસ આપણો થવો જોઈએ તો આ જીવ તત્વ જાણવાથી આત્માને લાભ થાય નહીતર જીવ તત્વને જાણવાથી લાભ ન થાય એક પણ જીવ ઉપર દ્વેષ ભાવ આવ્યો અણગમો આવ્યો એટલે આખા જીવાસ્તી કાય તરફ અણગમો આવ્યો ગઈકાલે મેં ત્યાં કહેલું કે ભગવાન આપણાથી રાજી છે કે નહીં એ આપણને ખબર કઈ રીતે પડે આપણે આપણું પારાશીષી શું કે ભગવાન આપણાથી રાજી છે કે નહીં આપણે તો રોજ ભગવાનની પૂજા કરીએ છીએ ભગવાન પાસે આવીને ચૈત્યવંદન પણ કરીએ છીએ પણ ભગવાન આપણાથી રાજી થયા કે નહીં એની નિશાની એ છે કે જગતની અંદર બધા જ જીવો જો આપણાથી રાજી હોય તો સમજવાનું કે ભગવાન આપણાથી રાજી છે અને કોઈક જીવ પણ આપણાથી રાજી ન હોય એક જીવ પણ આપણા કારણે અપ્રસન્ન હોય તો સમજવાનું કે ભગવાન મારાથી અપ્રસન્ન છે ભગવાન મારાથી રાજી નથી કારણ કે ભગવાનને જગતના સર્વ જીવો એને એક સરખો પ્રેમ ભગવાન આપે છે ભગવાન જાણે છે કે અભવ્ય અને જાતિ ભવ્ય જીવો મોક્ષે નથી જવાના તો પણ ભાવનામાં ભગવાન એની બાકી નથી કરતા જો હોવે મુજે શક્તિ ઈસી સવી જીવ કરું શાસન રસી મારું ચાલે તો જગતના બધા જીવોને મોક્ષે પહોંચાડે જાતિ ભવ્ય જીવો ઉપર પણ એવો જ પ્રેમ છે અભવ્ય જીવ પર એવો જ પ્રેમ છે ઉલટાના અભવ્ય જીવના કારણે તો ભગવાનની આંખમાંથી આંસુ આવ્યા ઈસત બાષ્પાર દ્રયોર ભદ્રમ સંગમે જે ઘોરાથી ઘોર ઉપસર્ગો કર્યા એના કારણે ભગવાનને થયું કે આ બિચારો આત્મા મારા કારણે કર્મથી કેટલો ભારે થયો કેટલા કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરશે પોતાને તકલીફ થઈ એના કારણે ભગવાનને રડવું નથી આવ્યું પણ બીજાના બીજો કર્મના કારણે કેટલો રખડશે એ બિચારો અભવ્યનો જીવ હતો તો અભવ્યનો જીવ સંસારમાં રખડ્યા જ કરવાનો છે તોય ભગવાનને એની તરફ પણ કરુણા હતી તો જગતના તમામ જીવો એની તરફ મૈત્રી આદિ ભાવોથી જો આપણે ભાવિત બનીએ તો જીવ તત્વને જાણવાનું ફળ આપણને મળ્યું કહેવાય અને એ જો ન થાય પછી જીવના ભલે ઘણા બધા પ્રકારો આપણે કહીએ જીવનો એક પ્રકાર કેવો હોય બધાને સમાવેશ એકની અંદર જ કરવો જોઈએ આપણે જ્યારે આપણી ઓળખાણ આપીએ છીએ ત્યારે બધાને આપણે અલગ કરી દઈએ છીએ કોઈ પણ વ્યક્તિ ઓળખાણ આપે પોતાની પોતાનું નામ બોલે એટલે એના સિવાયના બધા એનાથી બહાર એ બાકી થઈ ગઈ એમ કહી દે કે હું મનુષ્ય છું તો એ ત્રણ ગતિના જીવોની બાકી કરી નાખે છે મનુષ્ય એમ કે હું ત્રસ છું તો એ સાવર જીવની બાકી કરી નાખે છે એટલે એ રીતે હું સંસારી છું એમ કે તો એ મુક્ત જીવોની બાકી કરી નાખે છે એક એ આયા હું આત્મા છું બસ એ આત્મા એનાથી જીવ એક જ પ્રકારનો છે આપણો જેવો આત્મા છે આપણા જેટલા આત્મા પ્રદેશો છે એટલા જ આત્મા પ્રદેશો કીડીના જીવમાં છે એ આપણા આત્મા પ્રદેશોનો સંકોચ અને વિસ્તાર થાય છે તમારા સૂત્રમાં આવ્યું પ્રદેશ સંહાર વિસર્ગાભ્યામ પ્રદીપવત એટલે આ પ્રદેશોનો સંકોચ અંગુલના અસંખ્યાત્મા ભાગ કેટલો થાય અને વિસ્તાર સંપૂર્ણ લોક કેવળી સમુદ્ઘાત જ્યારે કરે ત્યારે ચૌદે રાજલોકની અંદર ભગવાનના જે પ્રદેશો છે તે વ્યાપી જાય એટલે એનો સંકોચ અને વિસ્તાર થાય છે એટલે દરેક એક આત્મા પ્રદેશ એના તરફ પણ અણગમો એટલે આખા જીવાસ્તિકાય તરફ અણગમો કર્યો કહેવાય એટલે એના કારણે આપણે બધા ભગવાનથી અપ્રસન્ન કહેવાઈએ એટલે જો ભગવાનને આપણે ગમાડવા હોઈએ આપણને ભગવાન ગમે છે એમ આપણે બોલીએ છીએ પણ ગમે છે કે નહીં એ તો આપણો આત્મા જાણે કે ભગવાન મને ગમે છે મેં આગળ કહ્યું હતું કે ફરિયાદ કરવી હોય તો ત્રણ ફરિયાદ મને ભગવાન કેમ મળતા નથી મળે છે તો ગમતા કેમ નથી અને ગમી ગયા તો હું ભગવાન કેમ બનતો નથી બસ આ જ ફરિયાદ કરવાની છે હવે આપણે ભગવાન ક્યારે બનીએ બસ જગતના બધા જીવોને આપણી જેમ જોઈએ તો આપણે ભગવાન બનીએ જ્યાં સુધી જગતનો એક પણ જીવ પરાયો લાગે ત્યાં સુધી આપણે ભગવાન ન બનીએ એક પણ જીવ પરાયો લાગે ત્યાં સુધી સમ્યક દર્શન ગુણ જ ના સમ્યક દર્શન ગુણ ત્યારે જ આવવાનો છે કે આત્મવત સર્વભૂતે પોતાનો જેવો આત્મા છે એવા જ જગતના સર્વ જીવો છે કોઈ પણ જીવ એની તરફ અણગમો વગેરે ન થાય પણ અનાદિકાળથી આ સંસારમાં પરિભ્રમણ કરતા દરેક જીવોની સાથેના ઋણાનુબંધો જુદા જુદા પ્રકારના હોય છે એટલે સહજ રીતે જ કોઈને જોઈને પ્રેમ ઉત્પન્ન થઈ જાય છે તો કોઈને જોઈને અણગમો પણ ઊભો થઈ જાય છે પણ એને આપણે કંટ્રોલ કરવાનો છે મને કેમ અણગમો થાય છે મારે કરવાનો નથી મારા ભગવાને કહ્યું છે કે જગતના જીવ માત્ર તરફ મારે પ્રેમ કરવાનો છે અમેરિકાની અંદર અહીંનું જ એક દ્રષ્ટાંત છે કોઈ ભાઈએ ઘરે લોન ત્યાં તને ઉગાડી અને લોન ઉગાડ્યા પછી ઘરની અંદર જીવાતો થઈ ગઈ એને કેટલીય વખત દવાઓ નાખી અને તેમ છતાંય જીવાતો એમને એમ થવા જ લાગી થવા જ લાગી થવા જ લાગી આખરે એને કમ્પ્લેન કરી કે ભાઈ આને હું ગમે તેટલું સાચવું છું તો પણ જીવાત ઉત્પન્ન થાય છે તમે મને કંઈક રસ્તો બતાવો ત્યારે ઓલાએ રસ્તો બતાવ્યો કે અત્યાર સુધી તમે એને જે મારવાની ઈચ્છા કરો છો એના કરતાં એના ઉપર પ્રેમ કરતા થઈ જાઓ એટલે એ જીવાતો તમને નહીં કરડે કે તમારી પાસે આવશે પણ હવે આપણને કેમ થાય કે આપણે એના એની તરફ પ્રેમ નથી કરતા આપણી જે લાગણી જગતના જીવ માત્ર તરફ પ્રેમ કરવાનો છે એના બદલે આપણે એને ધિક્કારીએ છીએ ધિક્કારીએ એટલે વધારે નુકસાન તે તે જીવો દ્વારા આપણને થાય છે પણ એમાં કારણરૂપ તો આપણું પોતાનું કર્મ જ છે તે રીતે જ થતું હોય છે એટલે જીવ અને અજીવ બસ આ બેને જાણ્યા પછી અજીવને જાણ્યા પછી અનિત્ય વગેરે ભાવોથી આત્માને ભાવિત કરી દેવાનું છે બસ આટલું જો થઈ ગયું તો જીવ અને અજીવ બંને તત્વ જાણવાનું ફળ આપણને મળી ગયું પણ અજીવમાં પણ કોઈ વસ્તુને નુકસાન થાય તો ક્રોધાદિ કસાયો ઉત્પન્ન થાય છે કેમ કસાય ઉત્પન્ન થયો કારણ કે ત્યાં મન અનિત્ય ભાવનાથી ભાવિત નથી આપણી ગાડીને કોઈએ ઠોકી દીધી તો ઓલા તરફ દ્વેષ ભાવ થાય છે એ દ્વેષ ભાવ થવાનું કારણ શું આ ગાડી વિનાશી છે નાશવંત છે એ ભાવ મનમાં તે સમયે નહોતો અને એ સમયે એ ભાવ ન હોવાના કારણે જે બીજા જીવ તરફ અણગમો થયો દ્વેષ ભાવ થયો આપણા પાસે જે પણ સામગ્રીઓ છે એ કોઈ પણ સામગ્રી તરફ રાગ નથી રાખવાનો આશક્તિ નથી રાખવાની નિર્લેપ રહેવાનું છે કમળ જેમ કાદવમાં ઉત્પન્ન થાય ને પાણીથી વધે પણ રે બંનેથી પર એમ આપણે પણ આ બધી સામગ્રીથી પર રહેવાનું છે ભલે પુણ્યના ઉદયથી સામગ્રી બધી મળી ગઈ પણ સામગ્રી મળવા છતાંય જો કર્મથી ન બંધાવવું હોય અને સંસાર પરિભ્રમણ ન હજુ વધારે કરવું હોય તો એ સામગ્રીની વચ્ચે અલિપ્ત રહેવાનું છે નિર્લેપ રહેવાનું છે એટલે જીવ અને અજીવ બસ આ તત્વને જાણવાનું આ ફળ ત્યાર પછી ઉપાદેય તત્વ આપણે જોઈએ છીએ પુણ્ય સંવર્ત નિર્જરા અને મોક્ષ એ ચાર ઉપાદેય તત્વો છે અને ચાર ઉપાદેય તત્વો માટે ભગવાને આપણને ચાર પ્રકારનો ધર્મ બતાવ્યો છે તમે દાન કરો પુણ્ય ઉપાર્જન થશે તમે શીલ પાડો તો કર્મનો સંવર થશે તમે તપ કરશો તો કર્મની નિર્જરા થશે અને જો ભાવ ધર્મ આત્મસાત થઈ ગયો તો છેક મોક્ષની પ્રાપ્તિ થશે ભાવે કેવલ જ્ઞાન ભાવ ધર્મ છેક કેવલ જ્ઞાન સુધી આત્માને પહોંચાડી દે માછીમારને પણ માછલા મારતા મારતા કેવલ જ્ઞાન થયું છે કુરગળુ મુનિને આહાર વાપરતાય કેવલ જ્ઞાન થયું છે ગુણસાગરને લગ્નની ચોરીમાં ફેરા ફરતાય કેવલ જ્ઞાન થયું છે એટલે આ કેવલ જ્ઞાન એ ભાવ ધર્મના આધારે છે માટે ભાવ પણ ભાવ વધારે સારો ક્યારે આવે તમારું દ્રવ્ય જેટલું ઉત્તમ એટલો ભાવ ઉત્તમ પરમાત્મા પાસે આવો અને પૂજા કરવામાં જેટલું શ્રેષ્ઠ પ્રકારનું નૈવેદ્ય મુકાય ફળો મુકાય એટલો આપણો ભાવ એને જોઈને વૃદ્ધિ પામતો જાય પણ નૈવેદ્ય બજારનું લાવીને નહીં ઘરની અંદર બનાવીને મૂકવાનું છે આજકાલ પૂજનોની અંદર જે પણ નૈવેદ્ય વપરાય છે એ બધું બજારમાંથી લાવીને મૂકી દેવાય છે બજારમાંથી નહીં આપણે જાતે પણ ચાર મા બાપવાળા જે બહેનો હોય એ અમુક વસ્તુ તો બનાવે અને બીજું પણ નૈવેદ્ય રોજ રોજ જે જિનમંદિરમાં મૂકવાનું હોય કાં તો ઘરની પૂરી રસોઈ જે હોય એ નૈવેદ્ય તરીકે મૂકવાની છે પણ એ શક્ય ન હોય તો ઘરમાં નૈવેદ્ય બનાવીને રાખવાનું લાડવા કે ગમે તે કંઈ બનાવીને રાખવાનું અને રોજ એના દ્વારા નૈવેદ્ય પૂજા કરવાની એટલે જો ભાવ ઉત્તમ જોઈતો હોય તો દ્રવ્ય ઉત્તમ જોઈએ ઉત્તમ જેટલું દ્રવ્ય ઉત્તમ એટલો ભાવ ઉત્તમ થાય એટલે પુણ્ય સંવર નિર્જરા ને મોક્ષ આ ચારેય ઉપાદેય તત્વો છે પણ એ ચાર ઉપાદેય તત્વો માટે આપણે મહેનત શું કરવાની છે તો કે ચાર પ્રકારનો ધર્મ કરવાનો અને ચાર પ્રકારનો ધર્મ કેવો કરવાનો છે તો કે ચાર સંજ્ઞાઓ તૂટે તેવો કરવાનો છે તો એ દાન યથાર્થ દાન કહેવાય શીલ યથાર્થ શીલ કહેવાય એટલે દાન શ્રેષ્ઠ દાન ક્યારે કહેવાય કે જ્યારે તમારી પરિગ્રહ સંજ્ઞા તૂટે તો એ દાન શ્રેષ્ઠ દાન કહેવાય જ્યાં સુધી પરિગ્રહ સંજ્ઞા ન તૂટે ત્યાં સુધી દાન એ માત્ર ક્રિયા કહેવાય દાન ઘણું આપ્યું પણ પરિગ્રહ સંજ્ઞા ન તૂટી તો એ જે પુણ્ય ઉપાર્જન થયું તે દ્રવ્ય પુણ્ય ઉપાર્જન થયું અને જો પરિગ્રહ સંન્યાસ રૂપી તો એ ભાવ પુણ્ય ઉપાર્જન થયું કહેવાય એટલે દાન એના દ્વારા આપણી પરિગ્રહ સંજ્ઞા રૂપવી જોઈએ શીલ ધર્મ એના પાલન દ્વારા મૈથુન સંજ્ઞા દૂર થવી જોઈએ તપ ધર્મ એના દ્વારા કરીને આહાર સંજ્ઞા દૂર થવી જોઈએ આહાર સંજ્ઞા એટલે આહારની લોલુ વારંવાર ખાવાનું યાદ આવે છે ને બસ એ યાદ નહીં આપવું જોઈએ ખાવાનું વારંવાર યાદ નહીં આવવું જોઈએ વારંવાર યાદ ક્યારે ના આવે જો વ્રતમાં કોઈ રહે નિયમમાં રહે તો એને આહારનું વારંવાર યાદ ના આવે પણ જેને નિયમ નથી એને વારંવાર ખાવાનું યાદ આવે છે માણસ જ્યારે પણ નવરો પડે એટલે તરત જ એને કંઈ ને કંઈ પદાર્થ ખાવાનું મન થતું હોય છે તો એ આહાર સંજ્ઞા છે એ આહાર સંજ્ઞાને તોડવાની છે એટલે તપ કરવા દ્વારા આહાર સંજ્ઞા તૂટવી જોઈએ અને ભાવ ધર્મ દ્વારા ભય સંજ્ઞા દૂર થવી જોઈએ ભય સંજ્ઞા આપણને બધાને શાનો ભય છે મરણનો આ મરણનો ભય કેમ છે ભાવ ધર્મ નથી માટે મરણનો ભય જો ભાવ ધર્મથી આત્મા ભાવિક બન્યો હોય તો મરણ ગમે ત્યારે આવે આત્મા તૈયાર છે જવા માટે કારણ કે એને ખાતરી છે કે હું જ્યાં જઈશ ત્યાં આના કરતાં મને ઉત્તમ સ્થાન પ્રાપ્ત થશે પણ એ ત્યારે જ શક્ય છે કે જે સતત શુભ ભાવોની અંદર રમણતા કરતો હોય શુભ પણ નહીં આપણે શુભમાંથી પણ શુદ્ધમાં જવાનું છે દાન આપતી વખતે શુભ ભાવ હોય છે પણ વૈરાગ્યમાં શુદ્ધ ભાવ હોય છે દાન જે આપીએ એ વખતે શુભ ભાવ પણ જ્યારે વૈરાગ્ય ઉભો થાય જગતના પદાર્થો તરફ ઉદાસીન વૃત્તિ જાગી જાય નિર્વેદ આવી જાય એટલે આત્માનો શુદ્ધ પરિણામ થવા લાગે કારણ કે સમ્યક દર્શનનું એ લક્ષણ છે નિર્વેદ સંવેદ આ સમ્યક દર્શનના લક્ષણ છે એ જ્યારે પણ આવે એટલે તે સમયે એને ઉદાસીન વૃત્તિ આવી જાય અને એ ઉદાસીન વૃત્તિ એને શુદ્ધ ધર્મ કરાવે શુભ ધર્મ નહીં શુદ્ધ ધર્મ બોલે એટલે ચારિત્ર કોઈ ગ્રહણ કરે અને બાર મહિના સુધી ચડતા પરિણામે રહે ચારિત્રની બાબતમાં એવું છે કે જ્યારે પણ પ્રાપ્ત કરે પછીના સમયે વધારે વિશુદ્ધિ પછીના સમયે વધારે જેમ જેમ દિવસો પસાર થાય તેમ તેમ એની નિર્મળતા વધતી જાય એ નિર્મળતા કેટલી વધે તો કે બાર મહિનાનો ચારિત્ર પર્યાય થાય એટલે અનુત્તર વિમાનવાસી દેવ એની જે નિર્મળતા છે એના કરતાં એ વધારે નિર્મળતા એને પ્રાપ્ત થાય એટલે સમ્યક દર્શન નિર્મળતાથી આવે છે સમ્યક દર્શન એ કદાચ મન ચંચળ હોય એમાં સમ્યક દર્શન રોકાતું નથી એ નિર્મળતા જ્યારે આવે છે ત્યારે સમ્યક દર્શન આવે છે એટલે જીવ અને અજીવ એ બે તત્વ દ્વારા આપણે આ સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટેનો પાયો મજબૂત કરવાનો અને એ પાયો એટલે મનને ભાવનાથી ભાવિત બનાવવાનો કારણ કે ભાવ ધર્મ તે મનથી શક્ય છે અને એ મનની પવિત્રતા ત્યારે છે કે આત્મા આ બધા ભાવોથી ભાવિત બને જ્યાં સુધી આ ભાવોથી ભાવિત ન બને ત્યાં સુધી નવકાર ગણે તો પણ એટલો લાભ ન થાય સામાયિક કરે તો પણ એટલો લાભ ન થાય કારણ કે મૈત્ર્યાદી ભાવોથી મન વાસિત નથી એટલે મન સૌથી પહેલી શરત આ છે જેમ નવકાર માટે ઉપદાન તપ કરવું જોઈએ એવી રીતે ભાવમાં આપણું મન મૈત્રી આદિ ભાવોથી ભાવિત હોવું જોઈએ જો એ ભાવિત હોય તો જ નમસ્કાર મહામંત્ર વગેરે ગણવા દ્વારા આપણને વધારે લાભ પ્રાપ્ત થાય એટલે કોઈ પણ આરાધના એનો જો વધારે લાભ પ્રાપ્ત કરવો હોય કારણ કે આને અધ્યાત્મ કહેવાય અધ્યાત્મની વ્યાખ્યા શું તો કે જે આત્મા મૈત્રી આદિ ભાવોથી યુક્ત છે તે આત્મા અધ્યાત્મની દિશા તરફ કહેવાય આપણે ઘણા કે આ અધ્યાત્મ યોગી કલાપુણશ્રી મહારાજને લોકો અધ્યાત્મ યોગી કહેતા હતા એટલે આત્મ સન્મુખ દ્રષ્ટિ જેની છે એ અધ્યાત્મ યોગી કહેવાય અને આત્મ સન્મુખ દ્રષ્ટિ કોની કહેવાય તો જે આ સોળ ભાવનાથી ભાવિત બને એની આવી આત્મસન્મુખ દ્રષ્ટિ થાય કારણ કે જગતના બધા જીવો પોતાના જેવા લાગે ત્યારે આ બધા કાર્યો શક્ય બને એટલે ભાવ પુણ્ય એ જો ઉપાર્જન કરવું હોય તો દાન ધર્મ પણ વિશુદ્ધ જોઈએ ગૌતમ સ્વામી મહારાજે ભગવાન મહાવીરને છત્રીસ હજાર પ્રશ્નો પૂછેલા એમાં એક પ્રશ્ન એવો પૂછ્યો હતો કે આ દુનિયામાં સૌથી વધારે દુઃખી કોણ ભગવાને કહ્યું નરકના જીવો દુઃખી છે એમ નહીં નિગોદના જીવો દુઃખી છે તેમ નહીં કારણ કે નરક અને નિગોદના જીવો દુઃખી જરૂર છે પણ પોતાના પાપે દુઃખી છે પણ વધારે દુઃખી અવિરતિ સમ્યક દ્રષ્ટિ આત્માઓ છે સૌથી વધારે દુઃખી એ છે એનું કારણ શું ધારો કે અનુત્તર વિમાનવાસી દેવ એ આવા છે અવિરતિ સમ્યક દ્રષ્ટિ સમ્યક દર્શન છે પણ વિરતી નથી એટલે સતત એ રડે છે શાના માટે વિરતી માટે મને ક્યારેય વિરતિ પ્રાપ્ત થાય કારણ કે કર્મનો ઢગલો આવે છે ઢગલો પણ નહીં પણ આ કર્મનો અનરાધાર વરસાદ વરસે છે જરા પણ એક સેકન્ડ માટે પણ આ વરસાદ રોકાતો નથી અનાદિકાળથી આ વરસાદ આપણા આત્મા ઉપર વરસ્યા જ કરે છે વરસ્યા જ કરે છે વરસ્યા જ કરે છે રોકાય છે પણ ક્યારે જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય તેવા સમયે એક કે બે સમય પૂરતો આ વરસાદ રોકાય છે બસ એક કે બે સમયને છોડીને અનાદિકાળથી આપણા આત્મા ઉપર આ કર્મનો વરસાદ વરસ્યા જ કરે છે કોઈ સમય એવો નથી કે સાત કર્મ આપણો આત્મા બાંધતો ન હોય તો આ વરસાદ જે વરસે છે એ વરસાદ વરસવાના કારણો શું છે તો સૌથી પહેલું કારણ મિથ્યાત્વ છે સમ્યક દર્શન આવે એટલે મોટી સ્થિતિ બાંધવાની બંધ થઈ જાય સિત્તેર કોડાકોડી સાગરોપમ ત્રીસ કોડાકોડી સાગરોપમ વીસ કોડાકોડી સાગરો આ આજે મોટી સ્થિતિ બંધાય છે મિથ્યાત્મના કારણે બંધાય છે મિથ્યાત્મ ચાલ્યું જાય એટલે વધારેમાં વધારે અંત કોટાકોટી સાગરોપમની જ કર્મની સ્થિતિ બંધાય એનાથી વધારે કર્મની સ્થિતિ ન બંધાય આપણે આપણું નિર્મળ પુણ્ય એના માટે આપણે પુરુષાર્થ કરવાનું છે અને નિર્મળ પુણ્ય એ કોને કહેવાય તો કે જે પુણ્યના ઉદય કાળે કૃપણતા આદિ દોષો દૂર થાય એને નિર્મળ પુણ્ય કહેવાય જે પુણ્યનો ભોગવવાનો સમય હોય તે સમયે કૃપણતા ન હોય અજ્ઞાનતા ન હોય અથવા તો ભગવાનના વચન ઉપર પૂર્ણ શ્રદ્ધા હોય તો એને નિર્મળ પુણ્ય કહેવાય અને જે સામગ્રીઓ ભોગવવાનું જ મન થતું હોય પણ ગુણ પ્રાપ્તિનું લક્ષ્ય ન હોય તો એને મલિન પુણ્ય કહેવાય મૈના સુંદરી એનું નિર્મળ પુણ્ય હતું અને એની જ બેન એનું પુણ્ય મલિન પુણ્ય હતું અને મૈણા સુંદરીનું નિર્મળ પુણ્ય અને સુરસુંદરી એનું મલિન પુણ્ય હતું પુણ્યથી શું પ્રાપ્ત થાય તો એને જે ઉપાયો બતાવ્યા સુરસુંદરીએ એ બધા ભૌતિક પદાર્થો બતાવ્યા અને મૈણાએ જે કહ્યું તે બધી આધ્યાત્મિક વાત કરી એટલે પુણ્ય દ્વારા આપણે આપણને પણ શું જોઈએ છે બસ આત્મા તરફ આપણી ગતિ થાય આત્મા તરફ એટલે કે આત્મા ઉપરથી કર્મોનો ભાર ઓછો થાય એ આપણને જોઈએ છે અને તે ત્યારે જ શક્ય છે કે એના ઉદયકાળે સુસંસ્કારો વિદ્યમાન રહે એટલે પુણ્યના બે પ્રકાર એક અઘાતી કર્મનું પુણ્ય અને બીજું ઘાતી કર્મના ક્ષયોગ ક્ષયોક્ષમથી ઊભું થયેલું પુણ્ય આપણને જે ધન સંપત્તિ મળે છે એ અઘાતી કર્મના પુણ્યથી નથી મળતી અગાતી કર્મનું એટલે જે તમે પુણ્યના બેતાલીસ પ્રકાર કહેવાય પુણ્ય બંધાય છે નવ પ્રકારે અને ભોગવાય છે બેતાલીસ પ્રકારે તો આ બેતાલીસ પ્રકારે જે પુણ્ય ભોગવાય છે એમાંથી એક પણ કર્મ પ્રકૃતિ એવી નથી કે આપણને પૈસો આપે એક પણ કર્મ પ્રકૃતિ એવી નથી કે આપણને રહેવા માટે સારું ઘર આપે એક પણ કર્મ પ્રકૃતિ એવી નથી કે આપણને સારું ફર્નિચર આપે આ બધું કોણ આપે છે તો આ બધું ઘાતી કર્મના ક્ષયોક્ષમથી ઊભું થયેલું જે પુણ્ય હોય તે આપે છે લાભાંતરાયનો ક્ષયોક્ષમ થાય તો સંપત્તિ મળે ભોગાંતરાયનો ક્ષયોક્ષમ થાય તો સારો આહાર મળે ઉપભોગાંતરાયનો ક્ષયોક્ષમ થાય તો રહેવા માટે સારું ઘર મળે અને સારું ફર્નિચર મળે એટલે અઘાતી કર્મના પુણ્યથી અરખાવા જેવું નથી જે બેતાલીસ પુણ્ય પ્રકૃતિઓ જે છે જે દાન આપવાથી જે બંધાય છે એ બેતાલીસ આ પુણ્ય પ્રકૃતિઓ બંધાય છે સામાન્ય રીતે જે ઓગ સંજ્ઞાથી કારણ કે બધા જીવોને ખબર નથી મારે દાન શાના માટે કરવાનું એ તો કદાચ અંદરથી કરુણા આવી જાય છે ને આપે છે તો એટલા માત્રથી ન ચાલે એ તો જે ભગવાનનું શાસન નથી પામ્યો એ પણ આપે છે આપણે તો આપણી મૂર્છા ઉતારવા માટે આપવાનું છે એટલે આપીને સામી વ્યક્તિ ઉપર ઉપકાર કરીએ છીએ આવો ભાવ શુદ્ધાય ના હોય લેનાર એ ઉપકારી છે એવું લાગવું જોઈએ આપણે ઉપકાર કર્યો છે તેમ નહીં જ્યારે પુણ્યનું બંધી પુણ્ય હોય તેવા સમયે લેનાર ઉપકારી લાગે આપણે આપીને ઘણી વખત યાદ કરીએ છીએ જો મેં આને આ મદદ કરેલી સહાય કરેલી એ આપણે યાદ કરવાની જ નથી આપણે તો આપીને તરત ભૂલી જવાનું છે જે હાથે આપ્યું એ હાથ અને એ વ્યક્તિ જાણે બીજો હાથ પણ ન જાણવો જોઈએ એ રીતે આપણે કરવાનું છે તો પુણ્યાનું બંધી પુણ્ય ઉપાર્જન થાય નહીતર પાપાનું બંધી પુણ્ય ઉપાર્જન થાય એટલે ભગવાને ગૌતમ સ્વામીને કહ્યું કે આ દુનિયામાં સૌથી વધારે દુઃખી કોઈ હોય તો અવિરતી સમ્યક દ્રષ્ટિ આત્મા છે તો કેટલા કાળ સુધી તેત્રીસ તેત્રીસ સાગરોપમ અને ત્યાં સુધી સતત સંયમની ભાવના એક ક્ષણ પણ એવી ન હોય કે એને સંયમના પરિણામ ન હોય કારણ કે એક એની લેસ્યા થઈ ગઈ જેમ આપણને પૈસા કમાવાની લેસ્યા છે બસ એમ એને વિરતીની લેસ્યા છે એને એમ છે કે જરાક માટે હું ગાડી ચૂકી ગયો પૂર્વના ભવની અંદર કેટલું નિર્મળ ચારિત્ર પાડ્યું અને નિર્મળ ચારિત્રનો પ્રભાવ શું તો કે તેત્રીસ સાગરોપન સુધી એક સમય માટે પણ મનમાં વિકારનો ભાવ ઉત્પન્ન ન થાય એવું નિર્તિચાર ચારિત્ર પૂર્વે તો મનુષ્ય હતા એ નક્કી કારણ કે ચારિત્રની પ્રાપ્તિ વિના ત્યાં કને પહોંચી શકે નહીં અને એ પણ નિરતિચાર ચારિત્ર પાડે તો જ અનુત્તરમાં પહોંચી શકે એટલે નિરતિચાર ચારિત્ર બહુ અલ્પ સમયે પાડવું હોય પણ અલ્પ સમયે ચારિત્ર પાડીને એનો સંસ્કાર કેવો ગાઢ બની ગયો કે તેત્રીસ સાગરોપમ સુધી મનમાં એક વિકૃતિનો ભાવ ઉત્પન્ન નથી થતો આટલું નિર્મળ પુણ્ય અનુત્તર વિમાનવાસી દેવનું છે અને છતાંય દુઃખી છે કેમ સુરનારા સુખ જે દુઃખ કરી લેખવે સંકિતના સડસઠ પોલની સજ્જાઈની અંદર મહોપાધ્યાય યશો વિજયજી મહારાજા કહે છે કે સમ્યક દ્રષ્ટિ આત્માને સુરનારા સુખ જે દુઃખ કરી લેખવે દેવના અનુત્તર વિમાનવાસી દેવનું સુખ એ પણ દુઃખરૂપ લાગે છે કારણ કે એ પણ બેડી છે ભલે સોનાની બેડી હોય પણ જકડીને રાખે છે આત્માનો મોક્ષ નથી થવા દેતો એટલે સમ્યક દ્રષ્ટિ આત્માને એ બંધન ગમતું નથી પણ નથી ગમતું તો પણ એને સજા થઈ છે એટલે એને સજા ભોગવવી પડે છે તેત્રીસ સાગરોપમ સુધી એ સજા ભોગવે છે એવું એને લાગે છે આપણે ત્રણ કલાક પિક્ચર જોઈ આવીએ તો આપણને એમ લાગે કે આજે મજા આવી ગઈ અને એને તેત્રીસ સાગરોપમમાં મજા નથી એની અંદર પણ એને સજા લાગે છે ક્યારે અહીંથી જાઉં અને ચારિત્ર સ્વીકારું બસ આ એક જ ભાવ અહીં આવતા તો આઠ વર્ષની ઉંમરે તે ચારિત્રની પ્રાપ્તિ કરે એટલે હમણાં આજે એક સમાચાર આવ્યા છે વનમાં કે છ વર્ષની છોકરીની એકની દીક્ષા થઈ ખાલી છ વર્ષની અને આ ત્રીજી મેના એક આઠ વર્ષના છોકરાની આખા પરિવારની દીક્ષા છે ગોરેગામ જવાહરનગરની અંદર એમાં એક છોકરો આઠ વર્ષનો છે એની પણ દીક્ષા છે કેમ બોલો આ આઠ વર્ષ એ તો આ પર્યાયના છે આત્મા તો અનાદિકાળથી છે પૂર્વભાવના જે સંસ્કારો લઈને આવે અને અહીં કને યોગ્ય રીતે એને માતા પિતા દ્વારા એમાં જો સિંચન થયા કરે તો આઠ વર્ષની ઉંમરે પણ ચારિત્ર ગ્રહણ કરવાનું મન થાય એ આઠ વર્ષના છોકરાને કોઈએ પૂછ્યું કે ભાઈ તને દીક્ષા લેવાનું મન કેમ થયું એને કહ્યું કે મને નવાઈ તો એ લાગે છે તમે આવડા મોટા થયા તોય દીક્ષા લેવાનું કેમ મન એ મને નવાઈ લાગે છે આઠ વર્ષના છોકરાએ જવાબ આપ્યો એટલે એ રીતે વૈરાગ્ય એ આ રીતે હોય ઘરની અંદર જે વૈરાગીના સંતાનો પણ મોટા ભાગે વૈરાગી જે વૈરાગ્યની અંદર ગીરતા હોય એના ઘરની અંદર સંસ્કરણ પણ એવું થયું હોય કે એને વિરતિ વિના ગમે જ નહીં અમારે ત્યાં ગોરેગામની અંદર એક લગભગ ચોવીસ વર્ષની છોકરી હતી એટલે મેરેજ થઈ ગયેલા એની એક દીકરી પણ હતી અને કેન્સરનો રોગ થયો છેલ્લી છેલ્લો સમય જે સમયે ચાલતો હતો હોસ્પિટલોની અંદર જ્યારે દાખલ કરે તે વખતે એ કેમ ડૉક્ટરને મને દિલાસા દર્શન કરવા જવા દેવાના હો તો હું દાખલ થાઉં નહીં તમારે દાખલ થવાની જરૂર નથી અને એવી રીતે પોતાની બધી આરાધના છેક સુધી કરી અને છેલ્લો દિવસ જ્યારે હતો તે વખતે એને કોઈ મને દીક્ષા આપો બસ એક જ વાત મને દીક્ષા આપો બસ કાંઈ સાધ્વીજી ભગવંતને ઓલા બોલાવી આવ્યા સાધ્વીજી ભગવંતે એક કહ્યું કે કચારતન દીક્ષા આપી તો કે પણ મારા પાત્ર ક્યાં મારું નામ શું પાડ્યું તમે એ રીતે છે એટલે આ આ લેશ્યા સ્વભાવ કે સંયમની જે તીવ્ર ભાવના એ ભાવના ભવિષ્યની અંદર તરત જ ચારિત્ર જ્યાં જાય કારણ કે આ ભાવમાં જ અને છેવટે એના આત્મા ઓઘો આપવો પડ્યો અને પછી એ ગયા દસ મિનિટ પછી ઓઘો આપ્યો તે વખતે તો એના આજે ફોટો પણ છે એના ઘરની અંદર કે એ વખતનો એનો આનંદ જોઈએ આમ એક બાજુ ભયંકર ભયંકર વેદના પણ ઓગો હાથમાં આવતાની સાથેનો એનો આનંદ જુઓ તો એમ લાગે કે આ વ્યક્તિ ક્યાં માગદેમાં ગઈ હશે કે શું એવું લાગે એટલે આ શક્ય છે સંસ્કરણ એ ભાવ પુણ્ય એ આ છે ગાતી કર્મના ક્ષયોક્ષમથી જે પુણ્ય ઉપાર્જન થાય એને ભાવ પુણ્ય કહેવાય બોલો ગાતી કર્મનો ક્ષયોક્ષમ એટલે શું એટલે જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયોક્ષણ જ્ઞાનાવર્ણીયનો ક્ષયોક્ષણ ક્યારે થાય તમે જ્ઞાન માટે પુરુષાર્થ કરતા રહો તો ક્ષયોક્ષણ થાય પુરુષાર્થ ન કરીએ તો ક્ષયોક્ષણ ન થાય ભલે ગમે તેટલો આપણો ક્ષયોક્ષણ હોય તોય ઓછો છે કારણ કે ભૂતકાળના જે મહાપુરુષો છે એની અપેક્ષાએ આપણી પાસે જ્ઞાન ઘણું અલ્પ છે એટલે પુરુષાર્થ બધાએ કર્યા જ કરવાનું છે આખું જીવન આના માટે પુરુષાર્થ કરીએ તો પણ જ્ઞાન વધારે છે આપણી જિંદગી ટૂંકી પડે એટલું બધું જ્ઞાન છે એટલે બધાએ પુરુષાર્થ ચાલુ રાખવો પડે ચંદ્રકાંતભાઈ તત્વાર્થનો આટલો સરસ ક્લાસ ચલાવે છે એનું કારણ શું એ શિક્ષક નથી એ વિદ્યાર્થી છે એટલે આટલું સરસ રીતે ભણાવી શકે છે જે હંમેશા કાયમ માટે વિદ્યાર્થી રહે એ જ સાચો શિક્ષક બની શકે એ જ સારો શિક્ષક બની શકે કારણ કે નવું નવું પોતે ગ્રહણ કરે તો બીજાને આપે ને પોતાનો જો ગ્રહણ કરવાનો પુરુષાર્થ જ ન હોય તો પછી બીજાને નવું શું આપી શકાય એટલે જેમ કોઈ ડૉક્ટર બને તો એને બધાથી અપડેટ રહેવું પડે નવી નવી દવાઓ કે જે પણ આવે તો એના માટે એને એનો અભ્યાસ ચાલુ રાખવો પડે કોઈ વકીલ હોય તો એ કાયદા કાનૂન જે બદલાતા હોય એ બધી બાબતમાં ધ્યાન રાખવું પડે બસ એવી જ રીતે જે શિક્ષક હોય એને પણ રોજ ભણવું પડે તો જ એ સારી રીતે બીજાને આપી શકે નહીંતર સારી રીતે ના આપી શકાય એટલે આપણી વાત એ છે કે પ્રયત્ન ક્યાં કરવાનો જો આપણે ભાવ પુણ્ય ઉપાર્જન કરવું છે તો ભાવ પુણ્ય માટે જ્ઞાનાવરણીય કર્મને દૂર કરવા માટે પ્રયત્ન કરવાનો અને એના માટેનો પ્રયત્ન એટલે ભણવાનો પ્રયત્ન દર્શનાવરણીય કર્મ દૂર કરવા માટે પ્રયત્ન કરવાનો દર્શનાવરણીય કર્મ દૂર કરવાનો પ્રયત્ન એટલે ઇરિયા સમિતિના પાલનપૂર્વક ચાલવું કારણ કે આંખ એનો સદુપયોગ થઈ ગયો તો એ દર્શનાવરણીયના આ કર્મને દૂર કરવાની આરાધના થઈ કાન દ્વારા ગીનવાણીનું શ્રવણ કરવું જીભ દ્વારા કોઈ ખાદ્ય પદાર્થોમાં આશક્તિ નહીં રાખવી આયમ બિલાદીનો તપ કરવો તો એ બધા દ્વારા દર્શનાવરણીય કર્મ છૂટે છે નિદ્રાને ઘટાડવી નિદ્રા કારણ કે એ આપણા હાથમાં છે જેના આહાર અને નિદ્રા બંનેની બાબતની અંદર આપણે નિર્ણય કરી શકીએ કે મારે કેટલી ઓછી કરવી છે કે કેટલી વધારવી છે જે પ્રમાણે ઘટાડવી હોય તે પ્રમાણે ઘટાડી શકાય કેટલાય મહાપુરુષો એવા આજના સમયમાં પણ છે કે માત્ર કલાક બે કલાકની જ નિદ્રા લે છે વધારે નિદ્રા જ નથી લેતા સતત પોતાની સાધના કર્યા કરતા હોય કારણ કે માનવ જીવન એ મળ્યું છે પણ કેટલી બધી એની કિંમત ચૂકવી છે ત્યારે મળ્યું છે શું કિંમત ચૂકવી છે આપણે જાણતા નથી જો ખબર પડી જાય હમણાં તો આપણે પણ આવો જ પ્રયત્ન કરવા માંડીએ એટલું મૂલ્ય આપણે ચૂકવીને આવ્યા છીએ એ આપણને ખબર નથી પડતી માટે આપણો સમય પ્રમાદમાં જાય છે એટલે દર્શનાવર્ણિયને દૂર કરવા માટેનો પુરુષાર્થ થાય તો ભાવ પુણ્ય ઉપાર્જન થાય મોહનીયને દૂર કરવા માટે પ્રયત્ન થાય તો એ ભાવ પુણ્ય ઉપાર્જન થાય મોહનીયને દૂર કરવાનો પ્રયત્ન એટલે દેવ ગુરુ અને ધર્મ એના તરફની શ્રદ્ધા વધતી જાય ક્ષમા આદિ ગુણોનો વિકાસ આપણે કરતા જઈએ તો મોહનીય કર્મ દૂર થતું જાય તો આપણું તે વખતે જે પુણ્ય ઉપાર્જન થાય એને ભાવ પુણ્ય કહેવાય કોઈ ગુસ્સો કરાવે અપમાનજનક શબ્દો બોલે અને તેમ છતાંય ક્ષમાનો ભાવ જળવાઈ રહે તો તે સમયે જે પુણ્ય ઉપાર્જન થાય એને ભાવ પુણ્ય કહેવાય કોઈ ગમે તેટલી પ્રશંસા કરે તેવા સમયે પણ અહંકાર બિલકુલ ના આવે અને પોતે જે કરી રહ્યો છે તે પોતાને અલ્પ લાગે તો ભાવ પુણ્ય ઉપાર્જન થાય એટલે ભાવ પુણ્ય ઉપાર્જન કરવું હોય તો મોહનીયને દૂર કરવા માટે પ્રયત્ન કરવો પડે ભાવ પુણ્યને ઉપાર્જન કરવું હોય તો અંતરાયને દૂર કરવા માટે પ્રયત્ન કરવો પડે અંતરાયને દૂર કરવા એટલે કૃપણતાને દૂર કરવી જોઈએ રોજ કોઈકને કંઈક ને કંઈક આપ્યા જ કરો આપ્યા જ કરો કારણ કે દાનાંતરાય કર્મ તોડવાનું છે દાનાંતરાય ને લાભાંતરાય બંને અંતરાય કર્મની પ્રકૃતિ છે પણ આશ્ચર્ય એ છે કે આપણને લાભાંતરાયનો ઉદય હોય તો દુઃખી થઈ જઈએ છીએ દાનાંતરાયનો ઉદય હોય તો પેટનું પાણીએ હલતું નથી ભલે લાભાંતરાયનો ઉદય હોય તમે ઘણી મહેનત કરો ને સંપત્તિ ન મળે તો રડવા બેસે બધાને કે આટલી મહેનત કરું છું તોય ભગવાન મારી સામે જોતો નથી ભગવાન શું કરે એની અંદર વચ્ચે ભગવાન ક્યાંથી આવ્યા આપણો જે પૂર્વ ભવોની અંદર તે બીજા કોઈને આપ્યું નથી માટે હમણાં તું ગમે તેટલી મહેનત કરે તો એ નથી મળવાનું એટલે લાભાંતરાયનો ઉદય એ જેમ આપણને પીડે છે એનાથી એ વધારે દાનાંતરાયનો ઉદય પીડવો જોઈએ કોઈને ના આપી શકીએ તો એના માટે દુઃખ હોવું જોઈએ અથવા આપીએ તો તેવા સમયે પણ વિચારવાનું હું કેટલો કૃપણ છું મારી પાસે તો આટલું બધું છે અને જ્યારે આપવાનું આવે જીવદયાની પીપ ચાલતી હોય અને એકાવન ડોલર લખાવી દે તો એવા સમયે વિચારવા મારી શક્તિ તો આના કરતાં ઘણી વધારે છે મારામાં કેટલી કૃપણતા છે કે મને આપવાનું મન નથી થતું બસ ત્યાં કને જ્યાં પણ આપીએ આપણી શક્તિ કરતાં જ્યાં ઓછું હોય ત્યાં વિચારવાનું કે મારામાં કૃપણતા નામનો દોષ ઘણો વધારે છે આ દૂર થશે તો જ ભાવ ધર્મ થવાનો છે તો જ ભાવ પુણ્ય ઉપાર્જન કરવાનું છે એટલે ઉપાર્જન થવાનું છે એટલે કૃપણતાને દૂર કરવી હોય કે પછી લાભાંતરાયને પણ દૂર કરવું હોય તો પણ આપણે લાભાંતરાયને દૂર કરીને શું કરવું છે તો કે જે પણ સામગ્રી વગેરે જે પણ પ્રાપ્ત થાય એના દ્વારા મનની પ્રસન્નતા રહે અને ધર્મ કરતી વખતે જરા પણ મન દુર્ધ્યાને ન ચડી જાય એટલા માટે આપણે એના ક્ષયોક્ષમની વાત કરીએ છીએ બાકી એ હોય કે ન હોય એનાથી કંઈ ફરક નથી પડતો પુણ્યા શ્રાવક પાસે કંઈ નહોતું પણ મનની પ્રસન્નતા કેટલી હતી નહોતું એમ નહીં એને જોઈતું પણ નહોતું આપણી પાસે નથી તો રડીએ છીએ મળે એના માટે રડીએ છીએ બોલો આપે છે બીજા ત્યાં તને જાય ઘણી વખત લોકોને થયું કે આટલી મહેનત આપણે પૂણીના પૈસા એને વધારે આપીએ પુણ્યો કે ના ભાઈ મને આટલું જ જોઈએ આની વેલ્યુ આટલી જ છે આના કરતાં વધારે નથી મને અનિતિનું નથી જોઈતું આટલું જ આપો બોલો કેટલો સંતોષ છે તો બસ એવો સંતોષ આવી જાય તો લાભાંતરાયનો ઉદય હોય તોય આપણને કાંઈ તકલીફ નથી પડવાની પણ આપણામાં સંતોષ વૃત્તિ નથી માટે અને બીજી દ્રષ્ટિએ પણ તમે જો આપ્યા કરશો અથવા પ્રામાણિકતા પૂર્વક ઉપાર્જન કરશો તો પણ લાભાંતરાય તૂટવાનું જ છે એટલે તો પણ ચિંતા કરવાની જરૂર નથી ભોગાંતરાયને ભોગાંતરાય એ પણ સતત એને પણ દૂર કરવાના છે કારણ કે એ દૂર થાય ભલે જો કે એ હશે તો શરીરમાં રોગ આવશે ભોગ ભોગાંતરાય કર્મ હશે શરીરમાં રોગ હોય દૂધ બનાવ્યો અને એ દિવસે તાવ આવી ગયો એનું કારણ શું ભોગાંતરાય કર્મ કારણ કે દૂધ ખાવા ખાઈ શકાય એમ નથી એ ભોગાંતરાય કર્મના કારણે એવું બન્યું એટલે જ્યારે પણ આવું બને કે સારો આહાર હોય અને તેવા સમયે પણ આપણને નથી મળતો આપણે નથી વાપરી શકીએ એવી સ્થિતિ તો એનું કારણ ભોગાંતરાય કર્મ છે પૂજાની દાળમાં આપે જમી જમાઈ પાછો વળ્યો એ આવે છે ને અરે બનાવ્યું છે અને ઓલો પછી જમી ઓલો જમાઈ આવીને ખાઈ ગયો અને એની માટે કાંઈ ન વધ્યું નહીં આવું કેમ બન્યું એનું ભોગાંતરાય કર્મ એટલે ભોગાંતરાય કર્મ એને પણ ઉપભોગાંતરાય વારંવાર ભોગવવા યોગ્ય જે સામગ્રી છે તે ઉપભોગ છે અને એની અંદર અંતરાય થાય છે મકાનના દસ્તાવેજ કર્યા અને ધરતીકમ થયો મકાન ચાલ્યું ગયું કારણ શું આપણો ભોગાંતરાય કર્મનો ઉદય તો એ આ બધા કર્મને તોડવાના છે વીર્યાંતરાય એને તોડવા માટે વધારે ને વધારે તપ કરવાનું છે જેટલો તપ વધારે કરો એટલું વીર્યાંતરાય તૂટે પછી કોઈ પણ તપ બારમાનો કોઈ પણ પ્રકારનો તપ બાહુબલીજીએ વ્યાવચનો તપ કરેલો એનાથી વીર્યાંતરાય કર્મ તોડેલું એટલે ગમે તે મન વચન અને કાયા ત્રણેય દ્વારા સારા કાર્યો કરો તો એનાથી વીર્યાંતરાય કર્મ તૃપ્ય કારણ કે વીર્યાચારના ત્રણ ભેદ આપણે કહીએ એ ત્રણ કયા મન વચન અને કાયા બસ મનને કંટ્રોલમાં રાખીએ મનનો વિદ્યાચાર વચનને કંટ્રોલમાં રાખીએ વચનનો વિદ્યાચાર કાયાને કંટ્રોલમાં રાખીએ એ કાયાનો વિર્યાચાર જલ્દી પ્રતિક્રમણ ભણાવીએ તો વિદ્યાંતરાય કર્મ બંધાય દેવબંધન પરિક્રમણ કીધું એટલે દેવવંદન પ્રતિક્રમણ એ જલ્દી ના કરાય એની અંદર ઉતાવળ ના કરાય ઉતાવળ તો ક્યાં હોવી જોઈએ મોક્ષે જવાની ઉતાવળ જેના મોક્ષે જવાની ઉતાવળ હોય એ અહીં શાંતિથી કરે અને જેના મોક્ષે જવાને વાર હોય અહીંયા ઉતાવળ કરે એટલે ઉતાવળ અહીં ક્યાંય નથી કરવા એટલે એ બાબતમાં આજે એક વાત એ પણ કરવી છે કે આપણે બધા સાથે પ્રતિક્રમણ કર્યું એક બીજો દોષ એ અત્યારે નજરમાં આવ્યો એ દોષ એક એવો છે કે જો બેનો હોય એટલે આપણે ઉપરનો ભાગ ખુલ્લો રખાય નહીં ત્યાં તને પહેરવું જ પડે એ પણ ઠીક છે નહીંતર તો એ પણ જ્યારે જ્યારે કાવ્ય સર્ગ વગેરે હોય ત્યારે ઉપર આપણે વસ્ત્ર રાખવાનું હોતું નથી પણ તમે તો બધા ઓલે જબ્બો કે એ બધું પહેરેલું હોય તો એ ના ચાલે પેલું ખેસ જ જોઈએ અને બને ત્યાં સુધી ધોતી અને ખેસ એ જ પહેરવાનો મહાવરા આ એક યુનિફોર્મ છે સ્કૂલમાં જઈએ તો કેમ યુનિફોર્મ પહેરીને આપણા બાળકને એને મોકલીએ છીએ તો આ ભગવાનનો નક્કી કરેલો યુનિફોર્મ છે એ યુનિફોર્મ પહેરાય તો જ એને અનુરૂપ ભાવ આવે જો તમે જુઓ સૂટ બૂટ પહેરીને જાઓ તો ભાવ કેવો આવે સફારી હોય તો ભાવ કેવો પેન્ટ શર્ટ હોય તો ભાવ કેવો જબ્બો લેંગો હોય તો ભાવ કેવો ખેસ ધોતી હોય તો ભાવ કેવો વસ્ત્રને ભાવની સાથે સંબંધ છે એટલે આપણે જે આરાધના કરવી છે એ આરાધનાની અંદર જે યુનિફોર્મ નક્કી કરેલો છે એ યુનિફોર્મ આપણે બધાએ પહેરવાનો છે એટલે ઘણા મને એમ લાગે છે કે તમને નથી પહેરવું એવું નથી પણ સંકોચ થાય છે એટલે બરાબર પહેરવાનું ફાવતું નથી કારણ કે પહેલેથી પૂજા પણ તમે એવી રીતે કરો છો એટલે ક્યાંક સંકોચ થાય છે એવું લાગે છે પણ એ સંકોચને ઉડાડી દેવાનું કંઈ નહીં રાખવાનું અને આ જ વસ્ત્રો પહેરવાના એટલે એનાથી વાંદણા વગેરે દેવામાં પણ મને તો આજ થોડી તકલીફ હતી એટલે વાંદણામાં બેસીને આપતો હતો પણ ઉભડક પગે બેસીને આપવાના હોય અને એની અંદર પચીસ આવશ્યકો સાચવવાના હોય જે વાંદણા બોલીએ તેમાં પચીસ આવશ્યક એ રીતે સાચવવાપૂર્વક આ વંદન વિધિ કરવાની હોય એટલે એ રીતે આ ઉપયોગ રાખજો કદાચ બહેનોની સાથે કરવું પણ પડે તો પણ ખેસ હોય તો વધારે સારું આના કરતાં એટલે સિવેલા વસ્ત્રો આપણે ક્યાંય પહેરવાના નથી કારણ કે સિવેલા વસ્ત્રો ન પહેરવાનું કારણ એ છે કે વચ્ચે ક્યાંય પણ જીવો વગેરે હોવાની શક્યતા છે ભરાવાની શક્યતા છે એની વિરાધના ન થાય એટલા માટે અખંડ વસ્ત્રો એ રીતના આપણા વસ્ત્રો હોવા જોઈએ હા એટલે આપણે વાત એ કરતા હતા ભાવ પુણ્ય જો ભાવ પુણ્ય ઉપાર્જન કરવું હોય તો જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય અને અંતરા એ ચારેનો ક્ષયોક્ષમ વધે એવા પ્રકારનો જો આપણે પ્રયત્ન કરીએ એવા પ્રકારે દાન ધર્મ પણ એવું કરવાનું છે જેમ આપણે ભગવાનનો હજુ જવાબ બાકી છે એમને કહ્યું કે અનુત્તર વિમાનવાસી દેવ એ સૌથી વધારે દુઃખી છે કઈ રીતે દુઃખી છે તો એક તો અવિરતિના કારણે દુઃખી છે જાણે છે કે સતત કર્મનો વરસાદ વરસી રહ્યો છે એ જાણે છે અને તેમ છતાંય ભાવના હોવા છતાંય સ્વીકારી શકાતું નથી એ ભવ એવો છે કે કે જેની અંદર તે ચારિત્ર સ્વીકારી શકે તેમ નથી આહાર તો એ પણ તેત્રીસ હજાર વર્ષે એક જ વખત કરે છે પણ તેમ છતાંય એ નવકારસિંહનું પછખાણ કરી શકતા નથી અપ્રત્યાખ્યાનીય કસાયનો તીવ્ર ઉદય છે મોહનીય કર્મનો તીવ્ર ઉદય છે એ ઉદય હોવાના કારણે એક દુઃખી છે અને બીજા દુઃખનું કારણ એ છે કે જ્યારે આત્મામાં સમ્યક દર્શન હોય તેવા સમયે જગતના બધા જીવોનું દુઃખ એને પોતાનું દુઃખ લાગે છે જે પણ દુઃખી જીવોને જુએ છે અને પોતે દુઃખી દુઃખી થઈ જાય છે કારણ કે એ એમ સમજે છે કે એનું દુઃખ એ મારું દુઃખ છે એટલે સમ્યક દ્રષ્ટિ આત્મા જ્યારે કોઈને કંઈ આપે તેવા સમયે એમ વિચારે કે કે હું મારું દુઃખ દૂર કરી રહ્યો છું સામેની વ્યક્તિના દુઃખને દૂર કરવા માટે નથી આપતો સામેની વ્યક્તિના દુઃખને દૂર કરવા માટે આપવાનો ભાવ એ પરોપકારનો ભાવ કહેવાય અને પરોપકારથી પુણ્ય બંધાય પણ આ મારું દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરું છું તો એ સ્વોપકાર કહેવાય એનાથી કર્મની નિર્જરા તો દાનની ક્રિયાને પણ કર્મની નિર્જરાની ક્રિયા સમ્યક દ્રષ્ટિ આત્મા બનાવે કારણ કે સમ્યક દ્રષ્ટિ આત્મા તે આમ સમજે છે કે ભાઈ આ જગતના બધા જીવોનું દુઃખ એ મારું દુઃખ છે મેં કોઈને હંડ્રેડ થાઉઝન્ડ આપ્યા તો એનું દુઃખ નહીં મારું દુઃખ દૂર થયું કારણ કે એના કારણે હું દુઃખી હતો અને એને આપ્યા તો મારું દુઃખ દૂર થયું સારું થયું જ્યાં સુધી પોતાની પાસે વ્યવસ્થા હોય ત્યાં સુધી તે સુકૃત કર્યા જ કરે કર્યા જ કરે કર્યા જ કરે કારણ કે એ ગુણા જેવો છે સમ્યક દર્શન ગુણા જેવો છે જે પોતાની પાસે આવે એને એમને એમ પાછો ન વાળે તો જ્યાં સુધી હોય ત્યાં સુધી એ આપ્યા કરે એવી એની સ્થિતિ હોય સમ્યક દર્શનવાળાની એટલે ભાવ પુણ્ય એ જ્યારે આત્મામાં સમ્યક દર્શન ગુણ આવે ત્યારે આવે જે પુણ્યાનું બંધી પુણ્ય આપણે કહીએ છીએ એટલે આપણામાં સમ્યક દર્શન ન હોય તો પણ આવો ભાવ ક્રિએટ કરવાનો પ્રયત્ન કરવાનો છે આવો ભાવ ક્રિએટ થશે એટલે સમ્યક દર્શન પણ ખેંચાઈને આવશે પણ સતત સારા ભાવમાં રહેવાનો પ્રયત્ન કરવાનો કારણ કે આ મન એવું છે કે તરત જ પાછું ત્યાંથી ભાગી જાય છે એને તમે જેમ જેમ પકડતા જાઓ એમ એમ વધારે ને વધારે દૂર ભાગે છે જીમાં જીમાં જતન કરીને રાખવું ધીમા ધીમા અડગવું ભાજે તમે જેમ જેમ એને એક સાચવવાનો પ્રયત્ન કરો એ એવો નિયમ કોઈ કરે કે ચાલો એક નવકારવાળી મારે રોજની ગણવાની વચ્ચે નવકારવાળી ગણતા ગણતા બીજો ભાવ આવી ગયો તો ફરીથી ગણવાની એમ આવો જો નિર્ણય થાય તો કેટલા ટાઈમે નવકારવાળી પૂરી થાય તો આ આવી નવકારવાળી ક્યારે ગણાય જ્યારે આત્મામાં સમ્યક દર્શન ગુણ આવે ત્યારે આવી નવકારવાળી ગણાય કે મનની અંદર બીજો કોઈ આડો અવડો વિચાર કંઈ ના આવે કારણ કે સમ્યક દર્શન ગુણ છે એટલે શું છે દેવ ગુરુ એના ઉપર અતિશય બહુ માન છે અને એ દેવગુરુનું નામનું સ્મરણ થતાં એની રોમ રાજી વિકસવર થઈ જાય છે એના આનંદનો પાર નથી અને એટલે જે પુણ્ય તે સમયે ઊભું થયું એ પુણ્યાનુબંધી પુણ્ય છે અને પાપના અનુબંધોને તોડી નાખે એવા પ્રકારનું પુણ્ય છે માત્ર બંધને નહીં અનુબંધને પાપની જે પરંપરા ચાલતી હોય એને તોડી નાખે એવા પ્રકારનું પુણ્ય એના દ્વારા નિર્માણ થાય એટલે આના માટે આપણે એ પ્રયત્ન કરવાનો છે એટલે સમ્યક દર્શન એ હોય તો ભાવ પુણ્ય આપણે ભાવ પુણ્ય માટે બીજી પણ વાત એમ કરી શકાય કે આ નવ પ્રકારના પુણ્ય છે આપણે જે પુણ્ય બંધાય છે એ નવ પ્રકારે અન્ન પુણ્ય જલ પુણ્ય વસ્ત્ર પુણ્ય આસન પુણ્ય સ્થાન પુણ્ય મન પુણ્ય વચન પુણ્ય કાયા પુણ્ય અને નમસ્કાર પુણ્ય બસ આ નવ રીતે પુણ્ય કર્મ ઉપાર્જન થાય હવે આપણે એને જો નિર્જરામાં પરિણામ આવવા હોવું હોય તો નવેની સાથે એક એક પદને જોડી દેવાનું એટલે એનાથી નિર્જરા થાય અન્ન પુણ્યની સાથે અરિહંતને જોડવાના જળ પુણ્યની સાથે સિદ્ધ પરમાત્માને જોડવાના વસ્ત્ર પુણ્યની સાથે આચાર્ય મહારાજને જોડવાના કોઈને પાણીનો ગ્લાસ આપો તેવા સમયે વિચારવાનું કે હું સિદ્ધ પદની આરાધના કરું છું કારણ કે પાણીને ગ્લાસ આપ પાણીનો ગ્લાસ આપશો એનાથી સામેની વ્યક્તિની તરસ છીપશે આપણે ભાવ તરસ મિટાવવી છે એની દ્રવ્ય તરસ દૂર થશે આ એની દ્રવ્ય તરસ મટાડીને મારે મારી ભાવ તરસ છીપાવી છે સિદ્ધ પરમાત્માની ભાવ તરસ છિપાઈ ગયેલી છે એક પણ ઈચ્છા એમની ઊભી નથી રહી આપણે તૃષ્ણાનો કોઈ પાર નથી એટલે આવી રીતે એક એક પત્ની સાથે એક એકને જોડવાના કોઈને વસ્ત્ર આપો એટલે એનાથી સદાચારનું પાલન થાય અને શ્રેષ્ઠ સદાચાર એટલે પંચાચાર કોઈને પણ વસ્ત્ર આપું છું તો આચાર્ય પદની આરાધના કરું છું એવા પ્રકારનો ભાવ લાવવાનો તો આ પુણ્યની ક્રિયા પણ નિર્જરાની ક્રિયા બની જશે ક્રમશ નવ પુણ્યની સાથે એક એક પદને જોડી દેશો એટલે એ જ પાછું પુણ્યમાં પુણ્યાનુબંધી પુણ્યની અંદર એ ટ્રાન્સફર થઈ જશે એટલે આ આ રીતે ભગવાને જે કહ્યું કે નરકના જીવો દુઃખી છે પોતાના પાપે છે નિગોતના જીવો દુઃખી છે પોતાના પાપે છે જ્યારે સમ્યક દ્રષ્ટિ આત્માઓ એ હંમેશા આ રીતે બીજાના દુઃખે દુઃખી છે જગતના બધા જીવો કેટલા બધા દુઃખથી એ રીબાઈ રહ્યા છે અને બધાનું દુઃખ એને પોતાનું લાગે છે અને એટલે જ ભગવાને બધાને દુઃખને દૂર કરવાની ભાવના ભાવી માટે જ તીર્થંકર થયા એટલે તીર્થંકર બનવા માટે આ જોઈએ જગતના બધા જીવોનું દુઃખ પોતાનું દુઃખ લાગવું જોઈએ ચાલો થઈ ગયા પરમાત્માની આજ્ઞા બોલે તમને જોવું પડે શિવમસ્તુ સર્વ જગત શિવમસ્તુ સર્વ જગત હિત નિરતા